ચાર પ્રકારના ધ્યાન ચાર પ્રકારના ધ્યાન હોય તેમાંથી એક ધ્યાનમાં મનુષ્યો નિરંતર હોય તમારે અહીં કયું ધ્યાન રહે છે હું શુદ્ધાત્મા છું એ ધ્યાન એ તો લક્ષ્ય કહેવાય પણ ધ્યાન ક્યારે કહેવાય કે ધ્યાતા થાય તો પણ આપણે તો ધ્યાન ધ્યાતા ધ્યેય પૂરું થયું ને યોગના આઠે અંક પૂરા કરીને લક્ષ્યમાં આવ્યા અત્યારે કહે તમને કે ચાલો ઉઠો જમવા ચાલો તો ત્યારે તમે જ્ઞાતા દ્રષ્ટા ને પરમાનંદી રહો ને પછી કહે કે તમારે અહીં જમવાનું નથી તો એ જ્ઞાતા દ્રષ્ટાને પરમાનંદી રહેવાય તો એને શુક્લ ધ્યાન કહ્યું દુકાનમાં ઘાલમેલ કરે કપડું ખેંચીને આપે એ રૌદ્ર ધ્યાન કહ્યું આ ભેળસેળ કરે તે રૌદ્ર ધ્યાનમાં જાય આ દુકાને બેઠો બેઠો ઘરાકની રાહ જુએ તો એને ભગવાને આર્ત ધ્યાન કહ્યું એક બાજુ ભગવાન મહાવીરે પિસ્તાળીસ આગમો કયા અને એક બાજુ ચાર શબ્દો કયા આ બંનેના તોલ સરખા કયા ચાર શબ્દ જેણે સાચવ્યા એણે આ બધા આગમો સાચવ્યા એ ચાર શબ્દો કયા રૌદ્ર ધ્યાન આર્ત ધ્યાન ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન જગત કેવું છે તારો ઘરાક હોય તો તું સોળના સાડા સોળ કહું તો એ જતો રહેવાનો નથી અને તારો ઘરાક નહીં હોય તો તું પંદર કહું તો એ જતો રહેવાનો છે એ ભરોસો તો રાખ પોતે પોતાની ચિંતા કરે તે આર્ત ધ્યાન છોડી નાની છે પૈસા છે નહીં તો હું શું કરીશ કેવી રીતે તેને પહેણાવીશ એ આર્ત ધ્યાન આ તો છોડી નાની છે ને ભવિષ્ય ઉલેચે છે તે આર્ત ધ્યાન આ તો ઘેર ના ગમતો માણસ આવે એને ચાર દિવસ રહેવાનો હોય તો મહી થાય કે જાય તો સારું મારે ત્યાં ક્યાંથી આવી પડ્યો એ બધું આર્ત ધ્યાન ને પાછું આ નાલાયક છે એવી ગાળો ભાંડે તે રૌદ્ર ધ્યાન આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન જોડે કરે દૂધ ચોખ્ખું હોય ને એનો દૂધપાક કરવાનો હોય તો તેમાંય મીઠું ના નાખવું પણ ખાંડ નાખવી ચોખ્ખા દૂધમાં ખાંડ નાખવી તે ધર્મ ધ્યાન આ તો મારા જ કર્મના દોષ મારી જ ભૂલથી આ દુઃખો આવી પડે છે એ બધું ધર્મ ધ્યાનમાં સમાય ભગવાન મહાવીરના ચાર શબ્દ શીખી ગયો તો પેલી બાજુ પિસ્તાળીસ આગમો ભણી ગયો વીતરાગોનું સાચું ધર્મ ધ્યાન હોય તો ક્લેશ ભાંગે ધર્મ ધ્યાન કોને કહેવાય કોઈક માણસે પોતાનું ખરાબ કર્યું તો એના તરફ કિંચિત માત્ર ભાવ બગડે નહીં અને એના તરફ શો ભાવ રહે જ્ઞાનનું કેવું અવલંબન લે કે મારા જ કર્મના ઉદયે આ ભાઈ ભેગા થયા છે અને તો એ ધર્મ ધ્યાનમાં ખપે આ તો કોઈએ ભરી સભામાં ભયંકર અપમાન કર્યું હોય તો એ આશીર્વાદ આપીને ભૂલી જાય અપમાનને ઉપેક્ષા ભાવે ભૂલે એને ભગવાને ધર્મ ધ્યાન કહ્યું આ તો અપમાનને મરતાં સુધી ના ભૂલે એવા લોક છે ધર્મ ધ્યાનવાળો શ્રેષ્ઠી પુરુષ કહેવાય આખો દાડો સવારથી ઉઠે ત્યારથી લોકોને ઓબ્લાઇજ કર્યા કરે ઓબ્લાઇજિંગ નેચરનો હોય પોતે સહન કરીને સામાને સુખ આપે દુઃખ તો જ જમા કરે એક પણ આર્ત ધ્યાનને રૌદ્ર ધ્યાન ના હોય એના મોઢા પર દિવેલ ચોપડેલું ના હોય મુખ ઉપર નૂર દેખાય આખા ગામની વઢવાળોનો એ નિકાલ કરી આપે એને કોઈની પ્રત્યે પક્ષપાત ના હોય જૈન તો કેવો હોવો જોઈએ જૈન તો શ્રેષ્ઠી પુરુષ ગણાય શ્રેષ્ઠ પુરુષ કહેવાય પચાસ પચાસ માઇલની રેડિયસમાં એની સુગંધ આવે અત્યારે તો શ્રેષ્ઠીના શેઠ થઈ ગયા અને તેમના ડ્રાઈવરને પૂછીએ તો કહે કે જવાદોને એની વાત શેઠનો તો માત્રા કાઢી નાખવા જેવો છે શેઠનો માત્રા કાઢી નાખીએ તો શું બાકી રહે શઠ અત્યારે તો શ્રેષ્ઠી કેવા થઈ ગયા છે બે વર્ષ પહેલાં નવા સોફા લાવ્યો હોય તો એ પાડોશીનું જોઈને બીજા નવા લાવે આ તો હરીફાઈમાં પડ્યા છે એક ગાદીને તક્યો હોય તો ચાલે પણ આ તો દેખાદેખીને હરીફાઈ ચાલી છે તેને શેઠ કેમ કહેવાય આ ગાદી તકિયાની ભારતીય બેઠક તો બહુ ઊંચી છે પણ લોકો તેને સમજતા નથી ને સોફા સેટની પાછળ પડ્યા છે ફલાણાએ આવો આણ્યો તો મારે એવો જોઈએ ને તે પછી જે કજિયા થાય ડ્રાઈવરને ઘેરે સોફા અને શેઠને ઘેરે સોફા આ તો બધું નકલી પેસી ગયું છે કોકે આવા કપડાં પહેર્યા તે તેવા કપડાં પહેરવાની વૃત્તિ થાય આ તો કોકને ગેસ પર રોટલી કરતા જોયા તો પોતે ગેસ લાવ્યો અલ્યા કોલસાની અને ગેસ પરની રોટલીમાં એ ફેર સમજતો નથી ગમે તે વસાવો તેનો વાંધો નથી પણ આ હરીફાઈ શેને માટે આ હરીફાઈથી તો માણસાઈ પણ ગુમાવી બેઠા છે આ પાશવતા તારામાં દેખા દેશે તો તું પશુમાં જઈશ બાકી શ્રેષ્ઠથી તો પોતે પૂરો સુખી હોય ને પોળમાં બધાને સુખી કરવાની ભાવનામાં હોય પોતે સુખી હોય તો જ બીજાને સુખ આપી શકે પોતે જ દુખીઓ હોય તો તે બીજાને શું સુખ આપે દુખીઓ તો ભક્તિ કરે અને સુખી થવાના પ્રયત્નમાં જ રહે ભલે મોક્ષની વાત બાજુએ રહી પણ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન ઉપર તો અંકુશ હોવો જોઈએ ને એની છૂટ શી રીતે અપાય છૂટ શેની હોય ધર્મ ધ્યાનની હોય આ તો છુટ્ટે હાથે દુર્ધ્યાનો વાપરે છે કેટલું શોભે ને કેટલું ના શોભે એટલું તો હોવું જ જોઈએ ને અપધ્યાન એટલે શું અપધ્યાન તો આ કાળમાં ઊભું થયું છે અપધ્યાન એટલે જે ચારે ધ્યાનમાં ના સમાય તે ભગવાનના વખતમાં ચાર પ્રકારના ધ્યાન હતા તે વખતમાં અપધ્યાન લખાયું નહોતું જે વખતે જે અનુભવમાં ના આવે ને તે લખાય તો શું કામ આપે એટલે અપધ્યાન ત્યારે નહોતું લખાયું આ કાળમાં એવા અપધ્યાન ઊભા છે અપધ્યાનનો અર્થ હું તમને સમજાવું આ સામાયિક કરતી વખતે શીશીમાં જોજો કરે કે હજી કેટલી બાકી રહી હજી કેટલી બાકી રહી ક્યારે પૂરી થશે ક્યારે પૂરી થશે એમ ધ્યાન સામાયિકમાં ના હોય પણ શીશીમાં હોય આને અપધ્યાન કહેવાય દુર્ધ્યાન હોય તો ચલાવી લેવાય દુર્ધ્યાન એટલે વિરોધી ધ્યાન અને સદધ્યાન મોક્ષે લઈ જાય અને આ શીશી જો જો કરે એ તો અપધ્યાન કહેવાય છતું નહીં ઊંધું નહીં પણ તીસરી જ પ્રકારનું શીશી જો જો કરે છે એમાં એની દાનતશી છે એક માણસ ચીડાયો અને પોતાના અહંકારને પોષવા ગામ બાળી મેલે પણ એ એક ધ્યાન કહેવાય આ અપધ્યાનવાળાને તો પોતાના અહંકારની પડી ના હોય પણ ધ્યાન કરે તે અપધ્યાન કરે એટલે કે સંપૂર્ણ અનર્થકારક નહીં પોતાના માટે કે નહીં માન માટે બિલકુલ મીનિંગલેસ અર્થ વગર હેતુ વગર જે ક્રિયા કરવામાં આવે તે અપધ્યાન